જ્ઞાની છે કયા કાળ નું પરમાસર અત્યારે લાયા અત્યારે જેમ અનુકૂળ આવે કહેવા દો બિચારા ને તમને સમજાય છે સાચી રીતે આ જૂની વાત હતા પદ્માસન પગ કાઢવો પડશે બિચારો ઉભો કરતી વખતે પગ કાઢીશું તારે ઉભો થશે તમને લાગે છો તમને લાગે છે પગ કાઢવો પડે આવું બધું બફાયું સમજાય નહીં લોકોને આ બુદ્ધિનો ખેલ ના ભાઈનો થઈ ગયો આ ભાઈનો પણ થઈ ગયો ઓગણીસ સાત ઓગણીસો સિત્યોતેર દાદા દરબારે વડોદરા ચિંતા બધી અર્પણ થઈ ગયા છે જ્ઞાની પુરુષ પ્રભુ શ્રી શ્રીમદ રાજચંદ્ર અમે તો અમેરિકામાં બી પાંચ છ મિત્રો બેસીએ છીએ અને દર રવિવારે સત્સંગને બને એટલું અને કર્મ ઉદય છે તે પ્રમાણે આ બધા નીકળે છે બાકી તો જે બનવાનું છે સંકલ્પ વિકલ્પ મનુષ્ય ભવ છે અજ્ઞાન ને લીધે થાય છે પણ જ્ઞાન ની સહાયતાથી જ્ઞાની પુરુષના ચરણ કમળમાં રહેવાથી કઈક આત્માના ગુણો પ્રગટવાથી ખબર એવી પડે કે આ બધું તું જે સરિતા વહે છે એમાં એક પથ્થર ગબડતો ગબડતો જાય છે આપણું આ જીવન સરિતા રૂપ છે તેમાં આ બધા કર્મ રૂપ આપણે ગબડતા ગબડતા જઈએ છીએ પણ જે બનવાનું છે તે બનવાનું છે આ મનુષ્ય ભાવમાં આપણો આત્મા સ્વને ઓળખી લઈએ એ જ મોટું શ્રેષ્ઠ એટલું બાકી રહ્યું છે એની પાછળ છે આત્માને ઓળખવા માટે એક કોઈ જ્ઞાની પુરુષ દ્વારા જ ઓળખાય તેમ છે જેમ છે તેમ સમજાય તો આ મનુષ્ય લીધેલો સફળ છે આમ શબ્દો ને બાળક લીધી આત્મા એવું એવું થાય છે આખા જગત ના લોકો શબ્દ આત્મામાં કઈ બહુ જ્ઞાન થયું શબ્દ આત્મા રાઈટ આત્મા શબ્દ થી શબ્દ થી પર છે નિશબ્દ થી એ કરે છે આ નેચરલ ટેપ રેકર્ડ કહેવાય નેચરલ અને આ મનુષ્ય મનુષ્ય મેન મેડ નકલ કહેવાય અને આ અસર ટેબ્લેટ અસર ટેબ્લેટ જોયું તમે અંદરથી છે પણ નથી જોઈએ છે જેમ છે તેમ અંદરથી ના બને પરોક્ષપણે અનુભવ એ પણ પરોક્ષ ના થાય પરોક્ષ અનુભવ થાય બધા પરોક્ષ થાય પણ જ્યાં સુધી પ્રત્યક્ષપણે અનુભવ ના થાય ત્યાં સુધી તો જગત કોને બનાવ્યું છે કોઈ નવરા માણસે બનાવી લાગે છે તો તેનો તે આ તો અપવાદ માર્ગ છે અપવાદ એટલે કોઈ ખરો આવે છે તેમાંથી કેટલાનું કલ્યાણ થઈ ગયું એટલું થઈ ગયું નહીં તો પછી હતો તેનો તે ક્રમિક step by step step by step step by step ખબર પડે આ ક્રમ છે mm-hmm. લીફ માર્ગ થોડો વખત માટે આવે છે તેમાં નિમિત્ત હું બન્યો છું શું થયું નિમિત્ત આપણે વિચાર આવ્યો કે શું રહ્યું નથી અને આ સંયોગો પાછા કેવા વિયોગી સ્વભાવ ના છે કેવા છે વિયોગી સ્વભાવ તમે સમજ્યા એ સંયોગ ને ધક્કો મારવો પડે આપણે મારવો પડે વિયોગી એ સંયોગ સ્વભાવ ના છે કેવા છે વિયોગી સ્વભાવ એ મેરેજ જતા રહે તમારું તમારે જો ધક્કો મારો તો તમને કામ બંધાય એ એની મેરેજ જતા રહે સમજ પડી ને બરોબર આ તમારે મહેમાન આવ્યા ઘેર એટલે તમને આપણું જ્ઞાન કયું વાપરશો વ્યવસ્થિત છે તમને ગમે કે ના ગમે પણ તમે શું જ્ઞાન વાપરશો વ્યવસ્થિત છે પછી નજીક છે એટલે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત થયું એનું પ્રતિતિ બેસે પછી લક્ષ બેસે પછી અનુભવ થાય શું થાય પ્રતિથી બેસી લક્ષ તમને કાલે પ્રતિથી બેઠીને લક્ષ બેસી ગયું હવે અનુભવ થવાના બાકી રહે અનુભવ લક્ષ ને પ્રતિ આ ત્રણ બેસી જાય થઈ સ્વરૂપ કહેવાય સ્વરૂપ સ્વરૂપ શબ્દ થી કામ લાગે નહીં નહીં નિશબ્દ થી કામ લાગે છે નિશબ્દ થી એની પ્રતિથી બેસી પછી લક્ષ બેસી જાય નિરંતર તમને લક્ષ રહેશે હું શુદ્ધાર્થમાં છું નિરંતર રહેશે રાત દિવસ રાતે તમે જાગશો નહીં ત્યારે શુદ્ધાર્થમાં કમો આવશે યાદ કરવું પડે નહીં એનું નામ લક્ષ કહેવાય લક્ષ શું કહ્યું અરે કષાયો એ પણ ભૌતિક કહેવાય તો કષાયો હતા ને તો હમણે કહીએ બેસો બેસો બેસો બેસો વકીલો ભાઈ આમ છે પ્રેમ બધા ફૂલા ચડાવીએ તે માન માન કસાય ફરતો હોય માન કસાય તેનો આનંદ હોય પણ અત્યારે તો માન કસાયનો નથી લોક કસાયનો નથી અને વિષયોનો નથી આ તેનો આનંદ થયો આત્માનો આત્માનો સ્વનો સાચું સાચું સમજાય છે ફરી લાભ ઉઠાડે Ah, નૈમિતિક માં પણ ધક્કો મારનાર કોણ માર્યો મેં અમને ધક્કો માર્યો વાગ્યું ભગવાન એકલા નથી અનાત્મ વિભાગે છે શું છે આત્મ વિભાગ છે અને અનાત્મ વિભાગ છે અનાત્મ વિભાગના કારણોને લઈને ભગવાનને ધક્કો વાગ્યો છે શું થયું અને ભગવાનને કરતા બનાવ્યા શું કોઈ કરતા હોય નહીં તેને માટે કરવાનું પરિપૂર્ણ શું છે પરિપૂર્ણને ઈચ્છા ના થાય જે પરિપૂર્ણ છે એને ઈચ્છા છે પરિપૂર્ણને કરવું શા માટે શું કહ્યું પણ ત્યાં ધક્કાથી ઊભું થઈ સ્પંદન થયું ને સ્પંદન થયું ને સ્પંદન માંથી સ્પંદન સ્પંદન માંથી સ્પંદન સ્પંદન સ્પંદન ચાલ્યા જ કર્યું હવે સ્પંદનો કેમ બંધ એનું જ્ઞાન જવાની જરૂર છે શું છે આપ સમજમાં ત્યાં સ્મરણ સ્પંદનો બંધ કરાવીએ પોતે ભગવાન તમે જવા જ ભગવાન મને દેખાય છે પરસોત્તમ મહિનામાં દેખાય તમને દેખાય છે એના દેખાય છે ડાક્ટર તમને દેખાય છે આ ડાક્ટર ને દેખાય છે એવું નહીં શું કહ્યું અનુભવ બનાવે શું કામનું ફાળ ફાળ બોલે કરે અને ઘરી ના લાગે ફાળ ઘરી જેમ બોલે તેમાં આપણું મારું શું કર્યું છે ના થાય ને હા ના થાય એ જ મારું કેવું છે એ ગયું ક્યારે થવાનું કેવી રીતે થવાનું અનુભવ કરીએ ત્યારે તે આમ આમ અનંત અવતારથી ભટકો તો કશું ના થાય જ્ઞાની પુરુષ એક કલાકમાં કહી આવે વિધિ ભણ હવે કહી આવે તો અનંત અવતાર સુધી કરોડો અવતાર સુધી ભટક છે કશું ભલે નહીં નહીં જ્ઞાની પુરુષ કલાકમાં કહી આવે એટલે એના એક્સપર્ટની પાસે જવું પડે ને જેને પોતાનો અનુભવ થયેલો હોય પોતે તર્યા હોય એ જ આપણને તારે પોતે પોતાનો ભોગ થયો હોય તો ભોગ નું દાન આપી શકે પણ પોતાનો જ ભોગ થયો ન હોય બીજાને સ્થિર દાન આપી પોતે ડુંડકું ડુંકા ખાયા કરતો હોય તો બીજાને સીરીજ તારે તમે સમજ પડે ને એટલે પૂછવું આપણે જોવા દઈએ તો કે ભાઈ આપ ડુંકા ખાવ છો કે તર્યા છો જો તર્યા હોય તો હું બેસું નહીં તો બીજી દુકાને જવું પડે નથી તર્યો સાચું બોલે કેટલા ચાલે બધા એવું કે બધા એવું કે પાવાગઢ બાવા મળેલો આપડે કહીએ કે આપ સાચો મહાન છો આપ તર્યા છો અને જો તર્યા હોય તમને કહી દો તો અમારો ટાઈમ ના બગડે કહીએ શું કરું હવે મારે અવતારો બગાડવાની નથી હું જન બધે તર્યા તર્યા નતા તો દુકાન ખા ખા કર્યા કરીશ જો તર્યા હોય તો મને કહી દો અને ના તર્યા હોય તો મને એમ કહી દો કે નથી તર્યો તો હું આપ સાહેબની માફી માગીને જઉં તમને આટલી મુશ્કેલી મૂકી એની માફી કદર માફી માગું છું શું કહ્યું પણ એમને કહી દેવું પડે શું અને જે કોઈ કે અમે તૈયાર છીએ તો પછી ક્યાં ગયા છે શું કહ્યું અને તે પાછું ગેરંટી કરી કે છ મહિના થયા કે નહીં બેવું ભાઈ અને છ છ મહિનાનો ચાર્જ તમારી પાસે વસૂલ કરીશ ભાઈ છ મહિના નવરો પર બેહાડી રાખ્યો તે કેમ તર્યા એવું કહ્યું ભાઈ એવું કેવું આપણે દુકાન વાળા કરાર નહીં કરતા ગેરંટી આપે ને હા તો બધું કરાર કરવા છે એની મેરે ચોખ્ખું જ નાખે છે કે મારી પાસે કશું નથી સમજાય આ તો બધા વેપાર છે શું છે વેપાર એક જ્ઞાની પુરુષ એકલું જ વેપાર વગરની વાત હોય બીજે બધે જ વેપાર છે જો પૈસાના લક્ષ્મીના વેપાર ના હોય વિષયના વેપાર ના હોય તો માનના વેપાર છે શું છે લોકેશના હોય માન આપણે બધા માન બાન બધા વેપારમાં છે બધા એટલે વેપાર વેપારી વેપારીમાં હોય શું એ જ ઘટક જમવું હોય તો આપણને શું આવે એ આપણને રોકડું જોઈએ છે ઉધાર ચાલશે ચેતને પૂછ્યું શું કે છે નિર્માની આ સંસારના લોકો માની પણ કરે છે અને એ શું કરે છે નિર્મારી હા અને આ લોકોને માન માનનો કેપ છે એમને નિર્માણપણાનો કેપ છે કેફ તો ખરો જ બધા કેફી ધંધા છે અને કેફી ધંધામાં કઈ વસ્તુ મળતી છે ના મળે જ્યાં નિષ્કેફી થાય તો એનો ઉકેલ આવે આ બધો માન અને નિર્માણ બધું કેફી નાખે કેફ ઉતરી જાય તારું ઉતરી ગયો બરોબર પૂરેપૂરો શું વાત કરે અત્યારે ભલો ભલો મારે એ હસતા હોય ને તો આપણે કે જય ગાડા જોડે ગાડા ના બનીએ માર થઈ ગયો શું કહ્યું આ સંસાર એ ફર્સ્ટ બેડનેસ છે શું છે ફર્સ્ટ બેડનેસ અને આ મેન્ટલ હોસ્પિટલમાં સેકન્ડ મેડનેસ છે શું છે આ ફર્સ્ટ ક્લાસ મેડનેસ છે એમાં સેકન્ડ ક્લાસ જ્યાં આગળ આપણે અહીંથી ત્યાં દઈએ અને ગાડા આપણે કહીએ એ આ તું ના કરીશ બધા સમજે કે નવી ભાષા અમારે આખો ગાડો આવ્યો કે ડાયાનો ગાડો કે શું કે ગાડા ગાડા હવે એમની ભાષામાં ડાયા જ લાગે એવું આ આ બધાની જોડે વાળ પણ કરવું પડે એ બધા હવે તારે આપણે જય સચિદાનંદ જય સચિદાન બોલતા બધા સાચીએ વખત આવું મને દાદાને પૂછવું તારે કે આવું મને શું કરવું કઈ આ બધું મેગ્નેસ છે જ્યાં સુધી પોતાનું સ્વરૂપ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મેગ્નેસ છે હું છું હું છું હું છું ક્યાં ફર્યા કરે ત્યાંથી માણસ વેડ ના કહેવાય થોડો કેપ કરે વધારે મેડ જ કહેવાય જો કંટાળ્યો હોય કઈ તો પછી મુક્તિ હોય તો પછી ત્યાં આગળ કલ્પિત મૂર્તિઓ મૂર્તિઓ કશું કામ કરે નહીં એ કલ્પિત પ્રભુ કહેવાય કેવું અને જગત આખું કલ્પિત પ્રભુમાં રાતે શેમાં રાતે કલ્પિત બીજા પદ પદ બોલાવો સિત્યોતેર મામાની કોળમાં દાદા દરબારે વડોદરા શાસ્ત્ર વિવેક સાથે ધર્મ આ સંસાર પ્રસંગ ધર્મથી થાય શાંતિ રહે આનંદ રહે અને પરમ વિનય મોક્ષ નું સાધન બધું પોખાય કે આ આગળ મોક્ષ માર્ગમાં પછી વિનય શરૂઆત કરે પછી પરમ વિનય જ્ઞાન મળે ત્યાંથી પરમ સંચરણ થાય નેલ થાય પચાસી થાય એસી થાય બધો કરતો કરતો ચીરો થઈ જાય એવા નિયમો છે બધા નિયમો ત્યારે એકદમ કહો ધીમે જેમ કાળ જાય ને એમ ભડકો ઓછો થતા ચીરો જાય એ રીતે આ કર્મ એકદમ ભડકો ભડકે અને પછી ધીમે ધીમે ધીમે એને એમ કંઈ કારણ કાલે મટાવી દો એ શું બને બધું નિયમ છે યમરાજ ને આત્મા નથી જગત નિયમરાજ ને યમરાજા હોય તો પેલું કઈ નાખે જમરાજ આત્મા નથી નિયમરાજ માં આજે આજે જેના અનુભવ છે સુખદર થયો એની ગોંધે નહીં પછી બીજું કોઈ રહ્યું હોય તો તેની ગોંધે આવે ખાસ બહુ આવું હતું નીકળે ચાલ્યા કરે ને વાત સાંભળેલી તમે હા એ પ્રત્યક્ષ પણ થવું જોઈએ હા તો આત્મા પ્રત્યક્ષ થઈ જાય બિલકુલ ત્યારે બિલીફમાં પ્રત્યક્ષ થયેલો છે પ્રતિથિમાં પ્રત્યક્ષ થયેલો છે બિલીફમાં લક્ષમાં પ્રત્યક્ષ છે અનુભવમાં એ પ્રત્યક્ષ થઈ જાય ભૌતિક ના આધાર છે એનો ભૌતિક એટલે વિષય આનંદ ની તપાસ કરવી એનો આધાર શું છે આધાર ભૌતિક નો આધાર છે કે પછી કસાયો નો આધાર છે કસાયો એટલે ક્રોધ માન માં આવ્યો એટલે લોભ એક ધંધો હારો કર્યો હોય તેના આધારે એ લોભનો આનંદ કહેવાય કસાયો આનંદ અને કોઈ આવો પધારો પધારો બોલે જે આનંદ ઉત્પન્ન થાય છે એ માનનો એ કસાયો આનંદ એટલે ભૌતિક આનંદમાં તો આખું જગત ફસાઈ ગયું છે વાળી વાળી એમને કંઈ માનતા નહીં બહુ પડેલી એમનો વિષય નહીં પડે એ વાળી વાળી આપણા લોકોની વિષયની કંઈ પડેલી નથી ના છૂટકે વિષય બધું કેવું ના છૂટકે બોલો અમને માનની ને લોભની વેર છે એટલે લોભે માનને માટે બીજા નંબર વાળાનો આપી આપી ન મળે એને એટલું બગડે ને રેસકોર્સમાં ના ઉતરી રેસકોર્સમાં ઉતરવા જેવી લાઈન નથી બધા રેસકોર્સમાં ઉતરેલા તમે પહેલાં જીવન શરૂ થાય છે ત્યારથી જ રેસકોર્સ શરૂ થઈ જાય છે આ ભૌતિક આવે છે એ કસાઈ આવે છે એ બે ના હોય તો આત્માનો આનંદ છે હજુ ભૌતિક આનંદની ચેષ્ટાઓ થોડીક રહેશે એનું કારણ શું કે સંસ્થામાં રહ્યા ને એટલે આ બધી જાતના ધંધા રોજગાર નોકરીઓ મહેનત બધી રહી એટલે હજુ આપણે ના છૂટવું એ લોકોને આપણા લોકો વિષય ભોગવવો પડે કેવું ના છૂટકે બળતરા બળતરા સમાવા પૂરતું એ મહેનત નહીં બળતરા જે ઊભી થાય તે સમાવા પૂરતું એટલે આ આનંદ ની ખરેખર પરીક્ષા નથી આવતી એનું ભોગવાન રહેશે ને હવે તો ઠંડો પવન આવતો હોય ને ગરમીમાં તો હું જે કે આ અમારો આનંદ નો અને ગરમી લાગતી તો અમે સમજીએ કે આ અમારું એવું કોનો છે કયો આનંદ ક્યાંથી ઉત્પન્ન થયો એટલું ભેદ હોવો જોઈએ જયારે વિષય છૂટ્યા પછી આ ભેદ બહુ ઓળખાય સંસારિક વિષય છૂટ્યા પછી આ ભેદ બહુ ઓળખાય શું પણ સંસારિક વિષય ત્યારે જ છૂટે કે જયારે આ આનંદ પ્રાપ્ત થાય સંસારી વિષયો ત્યારે છૂટે કે જયારે આ આનંદ પ્રાપ્ત થાય હા આનંદ પ્રાપ્ત થાય એટલે એ બાજુ છૂટવાની ઈચ્છા થઈ ગઈ પણ હવે કરાર હોય ને કરાર પૂરા કરવા પડે ને આજે મારે આ કરાર સારું છે અમને તો ગમે છે અમને તો ઉલટું એ જોઈને ગમે છે આનંદ પડે એનાથી એમ થાય છે કે આને કશું મહત્વ નથી કેમ ભગવા કપડા આપ નથી પહેરતા બીજા બધા સંસારના કપડા છોડી દે છે તમને એમ થાય છે કે એમને એનું મહત્વ લાગ્યું હશે માટે છોડ્યું તમને તેનું મહત્વ જ નથી લાગતું માટે શું છોડો એમાં હા બરોબર છે મહત્વ નથી લાગતું તો મારો ટાઈમ બગાડે છે ને આ પર પૂરવું આમ પૂરવું પણ શા માટે ઉભો રહે છે ભગવાન જાણે મંત્રી જેવું દેખાય છે કૃષ્ણની સેવાઓ થતી છે અને તેથી એવું હોય ત્યાંથી ઉભો રહે છે મને ખબર નથી પણ કંઈક છે ખરી હકીકત પણ હા અમે તો આનંદ અમારો જુદો અમને ગરમી લાગે ને તો આ શું છે અમે જઈએ એમ ઠંડી આવે પવન તો એવો મસ્ત ના થઈ ગયે કારણ કે આ તો પૂતગલિક આનંદ ભેદ ભેદ હોય ને હોય જલેબીમાંથી આનંદ આવે છે કે જલેબી વગર આનંદ ઉત્પન્ન થાય તે જ અમારી થાય છે નહીં તપાસવું જોઈએ તમારી જોઈ રહ્યા છો તે આનંદની કઈ ઉત્પન્ન થયો નથી વિષય નથી કઢાય એ આત્માનો આનંદ છે જ્યારે જ્યારે બેઠા હતા આનંદ વધારે છે બીજા બધા વારને કરતા એ આત્માનો આનંદ અને એ તાકી ગયો ને એટલે પેલા બધા મોડા પડી જાય શું થાય મોડા પડે અને આ તાકે નહીં ત્યાં સુધી કોઈ દાડો વિષય મોડો પડે નહીં વિષય મોડો પડે તો કસાય જબરદસ્ત થાય મામ કસાય હમ આમ આમ કરે છે પેલા શું કરે એને હમણાં શું ખદર આવ્યું ને મોડું પડી જાય મેં છોડ્યું એનું અહમ આવ્યું એટલે અમનો આનંદ ઉત્પન્ન થાય એ બહુ કઠોર છે આનંદ કર્યા પછી નીકળવું મુશ્કેલ મુશ્કેલ એ પાંજરું જેવી ખબર નથી પડતી એ ખબર ના પડે તે પોતે ઉતો વધારે ઝોંકા ઊંચાય છે એ ખબર ના પડે એટલે આનંદ તમે જલેબી ખાઓ પછી પછી ચા આપી જાય તમે તમે પીવો ને તો તમને એમ લાગે કે ચામાં ખોંડ ઓછી નાખી ભૂલી ગયા છે એવું લાગે તમે બુવા પાડો કે આ ચામાં કેમ ખોંડ ઓછી છે તારા પેલા ઘરવાળા શું કે ખાંડ પૂરી નાખી પણ જલેબી ખાધી દે જેવું લાગે એ ક્યાંક નાખી એવું આ આનંદ પછી બધા આનંદ મોડા પડી મોડા પડી એટલે હું તેથી છોડવા નાખું છું બધા ક્યાં છોડવા કહ્યું એ મેરેજ સુધી જે સહજ સહજ અકડાતું પૂછાતું મારે કોઈનું વળવું નહીં પડતું ને ના ના તારે કોઈ ખાઈ ચાલી પચાસ ફરી પડ્યા છે તો હું કહું છું ત્યારે પોહાય તો પાણી અમને વાંધો નથી અમને વાંધો એ જ ખૂબી છે આ બધું છૂટી જાય છે કેવી રીતે ધીમે ધીમે છૂટી જાય એ જ ખૂબી છે છૂટી એની મેરેજ છોડી જાય તરફ છોડવા તમારે બધું ક્રમ બધું કરવું પડે ત્યારે છૂટે એનું જે ચિત્ત લોકોનું જે ચિત્ત છે તે વિષયમાં કશાયમાં ધન ધન કરતું હતું ને કે ચિત્ત મારા બન્યા કરે છે બોલો એ ચિત્ત ચિત્ત જ્યાં છે ને તે કામ થઈ રહ્યું હોય શું થયું બીજું બધું ગમે તેમ કરશે મન ગમે એટલા ખરાબ વિચાર કરે હું મારે કઈ ગયા ચિત્ત ક્યાં છે જે ચિત્ત વિષયોમાં અને કશાયમાં ભંજન કરતું હતું ખરાબ લાવીએ કરીએ કેવું બંગલો બંધાઈએ ખરાબ કરીએ આમ વેપાર કરીએ આમ કમાઈએ એ બધું ચિત્ત ભટકતું હતું એ શાના માટે ભટકે છે સુખ ખોરાક એ વિષયમાં ફરી જોઈએ પછી અહમમાં પછી ફરી જુએ બધા ફળ કરે અને એ ચીજ મારા બેસી ગયું પછી કોલ તો બંધ થઈ ગયો ચિત્રી જ મારી બીજા કશા નહીં બંધ એટલે ઘણા ચીપ મારી મારી જોડે છે તે નિરંતર રહે તમારે કેટલો વખત રહેતો છે નિરંતર તો નથી રહેતો પણ ઘણો લાંબો સમય રહે છે દાદા ના પણ ઘણો ફિફ્ટી પર્સન્ટ ખરું ખરું ચિત્રમણ કરેલું ને તે ચિત્રમણ જોતા બહુ કઈ ચિત્રમણ કરેલું તમે ચિત્રમણ બધા ચિત્રમણ બહુ વાર લાગે તમારી કૃપાથી એ તો નથી રહ્યું દાદા ના નથી રહ્યો એ પણ ચિત્રમાં જે કહ્યું છે ને એને પાછી ફાઇલો મૂકવા જવું પડે એનો ટાઈમ બગડે ને બધો કોરો કાગળ હોય તો પછી પહોંચ ગયો જ નહીં આ બધું જતું રહ્યું ખબર પડી ગઈ મને છોડી આત્મયોગી થયેલો અને યોગી થયેલો અત્યારે સમજાય આ એને યોગ નહીં એ મનોયોગી છે શું છે આ બધા યોગ વાળા છે ને હિન્દુસ્તાન બધા મનોયોગી આત્મયોગી નથી મનોયોગી એટલે અહીંયા આગળ અહીં બધા એ હોય ચક્કરો બક્કરો ઉપર સ્થિર કરે બીજે સ્થિર કરે યોગ કેટલાક વચનયોગી એ જાપ જપ્યા કરે શું કાય યોગી આવું આ કાય યોગ વચન યોગ મનોયોગ પ્રાણી બહાર નથી જગ્યા આત્મયોગમાં આવ્યું જ્યાં દ્રષ્ટિ કરું એટલે તમારે થોડો અભ્યાસ એ રાખવો પડે કેવું એટલા માટે આજ્ઞા કઈ લે આજ્ઞા એટલે શું તમારે તબક્કા વધવું જોઈએ અજ્ઞાનથી જે પરિણામો જે ઉભો થયો હોય એ બધું એ નહીં કરવાની આપણે ફરી ઊભું ના થાય જોઈએ ફરી ચાર ના થાય આ તો પૂજા પૂજ ગયું શું કહ્યું ઉભરાઈ ગયું એ પણ સત્તામાં ગયું તો આપણે પચાસ મિનિટ જેટલા એ તળાવ હોય તળાવથી આપણે અહીંયા આગળ નાના તળાવો પાણી લેતા હોઈએ પછી આપણા તળાવને ભરાવા આવ્યું એટલે આપણે ફોન કરીએ કે પાણી બંધ કરી તો એ શું કરે બંધ કરે દરવાજો બંધ કરે મોટર બંધ કરે ત્યાં આગળ કચ્છાબલ છે બંધ કરી દે એટલે આપણે પછી પાંચ મિનિટ પછી બૂમ પાડી બધું પાણી આવ્યા કરશે તાર કે પહેલાંનું છે તે આવે પહેલાનું જે છે નળની અંદર એ તો આવવાનું જે મિનિટે તમે કહ્યું તે મિનિટ બનતું છે એ પહેલાનો જે માલ છે નહીં એ તો પાછું આવશે નહીં તમારી ઈચ્છા એટલે એ જે છૂટી ગયું જે તીર છૂટી ગયા છે એ તો છૂટી ગયા એમાં પછી બંધ કરવા જોઈએ હા એ જ જોવાનું એટલે આ બહાર જે ક્રોધ નામ આવેલો પછી થાય ને અમે લઈને એ એનું કંઈ આપણને કંઈ ખાસ મહત્વ નથી તો છૂટી ગયેલા દિલનો છે પરિણામ શું છે છૂટી ગયેલા તિલના પરિણામ છે છૂટી ગયેલા તિલના પરિણામ હવે બીજું પરિણામ ઉભા ના થાય આપણે છોડી છૂટે ને એમ પરિણામ ઉભો ના થાય એટલે વહેલા વહેલી તકે આપણે અટકાવી દીધું અટકાઈ દીધું અટક્યું ત્યાંથી જ પુરસાર છે એ જ પોશાક એ અટકાવી કાઢતી જે પુરુષ થયો ત્યાં પુરુષ જ ના કહેવાય દુષ્પા ડુબરાયા કરે અને વાતો કરીને શું ખબર પડે આખા જગતને બાવું બાવા સાધુ બધાને દુષ્પા ડુબરાયા જ કરે એટલે પર પરિણામ છે હવે શું છે પર પરિણામ છે એટલે દરવાજા બંધ કરી દે પણ હવે પાણી કેમ આવે છે કે પર પરિણામ છે શું છે પર પરિણામ એની લિમિટ હોય પરમાનન્ટ લિમિટ માં અહીંથી બોલ નાખ્યો અહીંથી બોલ નાખ્યો ચલો સાઈડ ફૂટ પડ્યો એટલે પછી એ પર પરિણામમાં ગયો પછી આપણે કહીએ ના નીચે પડી રહે નીચે પડી રહે ના ચાલે એ પાછો અઢી ફૂટ ઊંચો થશે પાછો પડે પાછો બે ફૂટ ઊંચો થશે પછી દોઢ ફૂટ ઊંચો થશે એમ કરતા બધા શૂન્યતાને પામશે એ નહીં કે મને મેં બોલ બંધ કરી દીધો તો કેમ કૂદ્યા એવું નથી થતું તારે ના એમ એવું આપણું સાયન્સ શું કે છે એટલે લોકોને મને એમ લાગે કે આમ કેમ પાસે બોલ કૂદે છે બોલ તો કૂદે જ નહીં એવું પણ ઠીક થવા માટે કૂદે કેવું એ કૂદતો દેખાય છે એટલે જ ખબર પડે છે કે આ બંધ થવાનું હા બંધ થવાનું કૂદતો દેખાય છે એટલે જ ખબર પડે પેલા તો હું જ છું માતા દેખાય દેખાય ને દેખાય ભૂલ એટલે નિર્બળતા ખાવા સંકુલ તમે નાખો કરવા બારે તેમાં લોકો થશે એમનો માર્ગ બતાડવા જાય એમને પોહાય નહીં હવે તદ્દન સત્ય હોય તો પોહાય લોકો દેખાય પોહાય નહીં કે આવું કેમ ઊંઘી જોઈને શીશ ઝૂકી જાય દાદા જોઈને શીશ ઝૂકી જાય પછી બોલવાનું શું રહે પેલું આપણે એક દાડો કીધેલું કે પુસ્તકો વાંચી વાંચીને બની ગયો ચોપડી તેમ ચાલે એવું તપાસી દેવું પછી મને કે એને કે દાદા દીક્ષા આપે જગત કલ્યાણમાં નિવેદન કરે અમાર અત્યારે કરે બિચારો વ્યવહાર છે વ્યવહાર પ્રપંચ ચલાવવો પડે ખેતી કરીએ કઈ ને ખોટું વ્યવહારથી આ હોય ને વ્યવહાર ભલે હો કોટી પણ નિશ્ચલ એક જ ભગવાન વ્યવહાર વ્યવહાર ભલે હો કોટી નિશ્ચય સંસ્થાના લોકો જોડે વ્યવહાર કરે નિશ્ચય બસ એક જ હોય હિમાલયમાં મનુષ્યો દર્શન છૂટશે હૈણા દર્શન ઉભા હશે હૈણા દેખાય બીજા દેખાય જાનવર દેખાય અને વહેલ બીજમાં રહેલ તો પરિસ્થિતિ થઈ જાય મનુષ્યની ભીડમાં રહે ભીડમાં પણ થાય તે હાથ અને બીજા બધા આત્માની વાત કરે છે ને સારા મા મહિના માવઠા જેવી વાત શું કહ્યું મા મહિના માવઠું પડે વરસાદ ખૂબ પડે બીજા શું કહી જાય આપણે રોકીએ તો ખાલી પડવાનો જ નથી ઉલટું નુકસાન કરીને જાય નુકસાન કરીને જાય છે ઘરનું અનાજ જાય અને ગાજવી જ બહુ કરે બહુ એ ગાજવી જ બહુ કરે હા ઝઘડા ઝઘડા સવારીઓ નીકળે ને સભાઓ થાય ને બધું બહુ થાય વરઘોડા નીકળે વ્યવહાર ભલે હો કોટી પણ વ્યવહાર આપણને નડતો નહીં આસપાસ મારા ફૂલો ફૂલો કેટલા બધા લખ્યા વ્યવહારમાં તો વ્યવહારમાં આ એનો સંઘ છે પણ આ લાખો બારનો શું સંઘ છે એ મૂડી નાખે તો આ કરી જાય ધન તો બધા રહેવાના જ છે ને નહીં આવે બાબા ગમે એટલું જોર કરે શું ભલે આમથી આમ પછી હમ હમ રહ્યા કરે હમ હમ અમારી ચાલ હમ થઈ ચાલ લઈ જાઓ વાંચજો સ્ટડી કરજો હા મનુષ્ય પરમાત્મા થઈ શકે છે એની આ સ્ટેપ જે બતાવી સાહજિક લખેલું છે થોડી વાર ખબર પડી જાય ને ગોઠેલું લખી તરત જ આટલું જ જો કદી પહેલાનું કોઈ જ્ઞાનીએ લખ્યું હોત ને તો લોક આખું હિન્દુસ્તાન દોડધામ કરી ગયેલા અને આજે આ કેવું છે ને કે ખબર પડે આપણે લોકોને શી પડે બહારના પરિણામ ના થયા પહેલા લોકોને બહારના પરિણામ બહુ થાય બહાર ડાયો ડમરો ત્યાગ બસી જતો ત્યાગ તો નહીં મહિનું પરિણામ ના બદલાઈ ગયું મહિલા હાથે કોણ છે ને આપણે બહારનું ભલે ના બદલાય પાણી બંધ કરી દીધું કે આપણે કામ પૂરું થઈ પછી પાણી આવ્યા કરશે તો વાંધો નહીં પણ બંધ કરી છે ને આપણે એટલું જ જોવાનું આપણે કરતા વિષય છૂટે કરું નવા કર્મ બંધાતા હમણાં ક્યાં નવા કર્મ ક્યાંથી બંધાય હું ઉમાકાંત જ છું ક્યાં સુધી બંધાય ઉમાકાંત જ્ઞાન ઉપર શંકા પડી કે કર્મ શું ત્યાં વિજ્ઞાન પર શંકા પડી ગઈ છે ને હા હે હા હવે નિશંક પણ નાખો ને શંકા પડી ત્યાં શું કહે શું કહે કરતા કરતા પદ ઉપર શંકા પડી શું કહ્યું કરતા પદ ઉપર શંકા પડી હા નિશંક ક્યાં થયો ત્યાં કરતા પદ નિશંક અકર્તા પદ ઉપર છે કરતા નથી આ જગત એ પદમાં નિશંક શું કહ્યું એટલે કર્મ બંધાતા નથી નિષ્ણતાથી એ તમારી જોડે રમણભાઈ મોકલેલા એમને મોકલેલા રમણભાઈ એમને મોકલેલા એ કઈ વેતાપુરમાં જ રમણભાઈ ના દીકરા એ મહાકાંત થવું પડે કોઈના કાકા થવું પડે કોઈ પર આત્મય થવું પડે કોઈના બને આળા થવું પડે એટલે મને સારો મને તમે દસ ટકા તમે સારા હતા મારા સારા કહે ને અરે સારા પણ બોલે અમારા સારા હોતા ક્યાં બોલે તારે ને તો તારા સારા થવું પડે જય બધું બજાર કોણ ક્રિએટર હતા અને કોણ ક્રિએટર આ તો ધારણા તરીકે ખોટી હતી લૌકિક લૌકિક ધારણા હતી ઉપર વાળો બાપો નથી બધું તમે ક્યાં પતે છે બેન લઈ જતો આપણે તો મૂજી દેખાય કોઈ ના હે કોઈ ના દેખાય હા ત્યારે ઘેલા દેખાય છે એકે ને નહીં બીજી ભેગા આખું ભગત સત્સંગમાં ભર્યો હોય તો ગેલ હોય કંઈ સત્સંગનો વિચારું વિચાર એક સત્સંગ હોય ઇન્ટેલિજન્સ તાર મૂજી એટલે હું આમ શું બાય છોકરા મળી ગયો એવું આ બે બાર આખું જગત છે સાધુ સંન્યાસો બધા મૂજી કશા પેલા બાપના હમ દિવસો અને બુદ્ધિશાળીઓ બધા સત્સંગ કરાવે છે અને બુજી પણ એનું શું કહે તો યાર બાપના બાપ મરી ગયા હોય એવું મોજી પણ મળું દેખાય અને આપણા કેવો આનંદ છે નથી થતો આનંદ બહુ હાજર હોય પછી લાવો લીધી બોલે એ તો બધા અલ્પીનાથમાં બોલે પણ અહીં તો લેતા ને આ લાવો તો અજાયબી લાવો આપડે અભિનય બધું જુદું છે મુક્ત અભિનય છે મુક્ત અભિનય તમને જોઈને પણ દાદા એમ થાય છે કે અમારે ક્યાં જવાનું છે તમને જોઈને પણ એમ થાય છે કે અમારું સ્વરૂપ કેવું હશે અત્યારે તો અહીં ગાડી પેલી જમીન પર કૂદતી ચકલીઓની માફક છે અમારું જમીન પરથી કૂદકા મારતી ચકલીઓ જેવું છે અને આપ તો ગરુડ રાજની માફક વેરો છો અને સદા એમને પાકમાં લેવા તૈયાર છો ફક્ત અમારી તૈયારી જોઈએ માથે પડવાની ફક્ત માથે પડવાની અમારી તૈયારી છે આપણે તૈયારી કરીને થઈ જવાનું અહીંથી ગાડી ઉભી હોય તો આપણે તમે મુંબઈ પહોંચશે પણ ઉકળી ના હોય તો ઉકળી ના હોય તો પહોંચે ઉકળી રસ્તામાં કોઈ કઈ ઉભી રહેશે જઈ ગયા છે તો આ બધું પડશે પણ ઉકળી પહેલો પડશે લઈ જાઓ તમે ફૂટપટ્ટી જ ના હોય ને હું આપે ફૂટપટ્ટી વગર હું આપે બીજો નથી પાસે પટલા માણસ બેઠા અવાજ ના થાય આમ કેમ બધા કઈ ને એ જવાનું નાચતા ગાતા પરમ વિનય જે છે ને અસ્કાર કૂદતા જવાનું ખોટું કેવાય ના ના એમ નહીં ખોટું નહીં એને એમ થાય છે મારી કિંમત જતી મજા આવે દાદા ના એમ નહીં એ એની માની બેઠો છે ઉધી માની બેઠો બિલીફ બિલીફ એની ઊંધી તકલીફો છે ને ત્યાં છોડાવવા માટે ઉપર આવી છે અમારે કઈ અમે જરૂર શું છે પણ આ બધી બિલીફો બધી છોડાવવા માટે હું કરીએ બધી બિલીફો છૂટી જાય અને માર્ગ બચડી જાય શું કહ્યું એટલે તો સરળ રીતે આનંદપૂર્વક સરળ તેથી કે ડક્ટર નથી આવે તો સભા કપાડવા પડે એટલે એમાં સભો કપાડી તારે કામ હાથે કામ છે આ એટીકેટ એમનું ભૂત વધ્યું છે ને પુણ્ય નહીં એ પુણ્ય બી જાગે ને પુણ્ય શું ઊંધું સમજાય મને પણ કેટલી વાર એવું થતું હતું દાદા પણ પછી એક વખત આપે કીધું તમને તો બહુ બધું બહુ હતું પણ એક આરતી થાય મને આકડા થઈ જાય આરતી થાય ને આકડા થઈ જાય પછી તમે એક કીધું કે આ તો એમ પટેલ છે બહાર છે તે પણ અંદર છે તે દાદા ભગવાન તારા મને એક વાંચેલી વાંચી વાત યાદ આવી બધું વાંચે તો બહુ ને તો બધું યાદ કરાવે કે બુદ્ધ ભગવાનનો જ્યારે નિર્વાણ થતો હતો ત્યારે ઉપરથી ઝાડને ઝાડના ને પવનનો સ્પર્શ થાય તે વૃક્ષ પડે તે બુદ્ધ ભગવાને કીધું કે મને અહીંથી બીજા ઝાડ નીચે બેસાડો તો પૂછ્યું કેમ તો કે પેલા ઘેરજાવાળા એમ માનશે કે ઉપરથી ભગવાને ભૂલ નાખ્યા એટલે આવી જાગૃતિ એ જાગૃતિ હતી એ જાગૃતિ અમને તે વખતે દેખાઈ કે આ તો એ પટેલ છે અંબાલાલ ભાઈ પટેલ જેવું તમે જયારે કીધું ત્યારે અમને લાગ્યું કે આ તો એ જ જાગૃતિ છે એ એ જાગૃતિ કે જે જાગૃતિ હતી એ જાગૃતિ છે અને પછી અમને ધીરે ધીરે ધીરે ધીરે ધીરે પણ ભાઈ આડો બહુ હતી દાદા અને ઓપરેશનો આપણે બહુ કરવા પડ્યા છે બહુ કષ્ટ કષ્ટ લીધું છે દાદા તમે બહુ એટિકેટેડ બહુ બધું જતું અને જે ઔરંગાબાદે તમને હિસ્કારી બહુ કરી હા બહુ હિસ્કારી પાછળ પાણી નીકળી ગયું હા પાછળ પાણી નીકળી એમાં બધા રોગ નીકળી ગયો બધી એટિકેટ એક જ વખત આવ્યા બસ બે ના